એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો મારા નાના નાના ટેણિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વલ્લભ વિદ્યાનગરમાં બેઠા બેઠા ચાહત અને નીરવા વાર્તા સાંભળે છે ઓહો આ નીરવા બહેન તો રોજ વાર્તા સાંભળે છે ને ભાઈ આવો ચાહત નિર્વાહ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો તમે પણ સાંભળજો બધા ભટુરિયાઓ વાર્તાનું નામ છે નટખટ નટુ આ વાર્તા અંજના ભગવતીની છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું તો સાંભળો ત્યારે એક હતો નટુ આ નટુ તો ભારે નટખટ ખૂબ તોફાન કરે તે ઝાડ પર ચઢે ને ડાળી પરથી કૂદકા મારે નદીમાં તરે અને તેમાં છબછબિયા કરે બીક જેવી કોઈ વાત જ નહીં આખો દિવસ દોડા દોડ કરે પણ થાકવાનું નામ જ નહીં એને કુદરતમાં ખૂબ રસ પડે જાત જાતના પ્રશ્નો તેના મનમાં આવે કેવા પ્રશ્નો ખબર છે માછલી રાત્રે ક્યાં સૂઈ જતી હશે ચાંદો દિવસે ક્યાં છુપાઈ જતો હશે આ કરોળિયો ઝાડુ બાંધવા માટે દોરી ક્યાંથી લાવતો હશે ઘરોળી ઈંડા મૂકે કે બચ્ચાને જન્મ આપે આવા આવા તો અસંખ્ય સવાલો એના મનમાં આવે હો નિર્વા બહેન શાળામાં આવો એકાદ સવાલ પણ પૂછે તો શિક્ષક કહે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો નથી અથવા આવા પ્રશ્નો પૂછીને વર્ગમાં ડખો કરવા બદલ નટુને પાટલી ઉપર ઊભો કરી દે તો આવા પ્રશ્નો પૂછવા કોને ભાઈ ખેર જવા દો એ બધી વાત એક દિવસ તો આ નટુ સફરજન ખાતો હતો હો તે ખાતી વખતે તેને ખ્યાલ આવ્યો કે તેનો એક દાંત પડી ગયો છે દાંત ક્યારે તે દાંત પડી ગયો એની ખબર પણ એને ન પડી એ દાંત થોડા વખતથી હલતો હતો નટુના મનમાં સવાલ થતો હતો કે હલતા દાંતને સ્થિર કરવા દાંતમાં કયો ગુંદર લગાવું પણ એવો કોઈ ઉપાય કરે એ પહેલાં તો દાંત તો પડી ગયો તેમાંથી લોહી નીકળ્યું હવે તો ગભરાઈને મા પાસે ગયો માને કે જો મા જો મારો દાંત ક્યાંક પડી ગયો હવે હું શું કરીશ મા તું એને પાછો મારા મોઢામાં ચોંટાડી આપને મા તો આ સાંભળીને હસવા લાગી એણે વિચાર્યું કે આજે બહુ દિવસે મારા લાગમાં આવ્યો છે આ દીકરો લાવ જરા એની મશ્કરી કરું એટલે માં કે અરે નટુ તારો દાંત ક્યાં ખોવાઈ ગયો દાંત ખોળી કાઢે શોધી કાઢે તો હું ચોક્કસ એને ચોંટાડી આપીશ અને હવે તારા બીજા દાંતનું પણ તું બરાબર ધ્યાન રાખજે ધીમે ધીમે વ્યવસ્થિત રીતે બ્રશ કરજે જમ્યા બાદ કોગળા કરજે દાંત સાફ રાખજે હવે જે બાકીના દાંત છે તે સંભાળજે હો દાંત વગર કાંઈ ખવાય નહીં અને ખાધા વગર કાંઈ ચાલે છે કોઈને નટુ તો આ વાત સાંભળીને ચિંતામાં પડી ગયો વારંવાર એનું મન આ પડી ગયેલા દાંતમાં અને એનાથી પડેલી ખાલી જગ્યામાં ભરાઈ જાય હવે શું કરવું ક્યાં દાંત શોધવો એના વિચારમાં નટુ તો પડી ગયો હો નિર્વા બેન નટુ તો દાંતના વિચારમાં બેઠો હતો અને ઉંદર ત્યાં દોડા દોડ કરતો હતો નટુ કે ઉંદર ઉભો રે મારે તારું ખાસ કામ છે મારો એક દાંત ક્યાંક પડી ગયો છે તે તું શોધી આપને ઉંદર કે તે કામ હું કરીશ મને ખાખા ખોળા કરવાની ટેવ છે એટલે તમારો દાંત શોધવાનો પ્રયત્ન જરૂર કરીશ થોડીક વાર પછી ઉંદર પાછો આવ્યો ને કે નટુભાઈ નટુભાઈ ઘરમાં તો મેં ખૂબ શોધખોળ કરી પણ તમારો દાંત મને દેખાયો નહીં નટુ કે ઉંદર તો મને તારો એક દાંત આપી દે ને તારો દાંત મારા મોઢામાં ચોંટાડી દઈશ ઉંદર કે મારા દાંતની વાત ન કરતા મારે તો કાચા ફળ શાકભાજી જે મળે તે ખાવાનું છે એટલે મારા દાંત તો એટલે મારે તો કાચા ફળ ને શાકભાજી જે મળે એ ખાવાનું એટલે મારા દાંત તો મારે અણીદાર અને મજબૂત રાખવા જ પડે કાગળ કપડું જે મળે તે કાતરવા માટે દાંત વગર તો મારે ચાલે જ નહીં નટુ તો નિરાશ થઈ ગયો એને થયું લાવ દાંત બગીચામાં જઈને શોધું બગીચામાં ઝાડ ઉપર દોડતી ખિસકોલી જોઈ ખિસકોલી તો ફળ કઠણ બી જે આવે તે તેના આગલા બે પગ વડે પકડી એના તીણા તીણા દાંત વડે પટપટ પટપટ પટપટ ખાય છે લાવ એને મારા દાંતની વાત કરું ખિસકોલી ઓ ખિસકોલી ઊભી રહે તો મારો દાંત કોવાઈ ગયો છે તો તું તારો એક દાંત મને આપ ને ખિસકોલિયા સાંભળીને હસવા લાગી <laughs> અને કે નટુભાઈ મારે તો રોજ કઠણ પોચીને જાત જાતની વસ્તુઓ ખાવાની હોય છે એટલે મારે તો બધા દાંત સાબુત જ જોઈએ અમે કાંઈ રસોઈ પકવતા નથી જે મળે તે કાચું કોરું ખાઈએ છીએ એટલે મારા દાંત તો મજબૂત જોઈએ જ એ મારાથી ન અપાય નટુભાઈ તો આગળ ચાલ્યા ત્યાં વાંદરાભાઈ મળ્યા એને હુપા હુપ હુપા હુપ કરતા ઝાડ પર બેઠા બેઠા કેરી ખાતા હતા નટુએ વાંદરાને પૂછ્યું વાંદરાભાઈ મારું એક કામ કરશો વાંદરો કે ચોક્કસ કરીશ નટુ કે વાંદરાભાઈ મારો એક દાંત ખોવાઈ ગયો છે તો તમારી પાસે દાંત છે ને એમાંથી મને એક દાંત આપો ને ભાઈ સાહેબ વાંદરો કે નટુભાઈ એમાં તો શી મોટી વાત છે મારા વધારાના દાંત તો મેં મારી વાંદરીને સાચવવા આપ્યા છે હમણાં જઈને લઈ આવું છું નટુભાઈ કે મેં મગર અને વાંદરાની વાર્તા વાંચી છે એમ કહીને તમે ભાગી જશો મને અત્યારે જ એક દાંત આપી દો ને વાંદરો કે મારા મોઢામાંથી ન કઢાય હું હમણાં લઈ આવું છું એમ કહીને તો હુપ હુપ હુપ કરતો દોડી ગયો નટુ કે ઊભો રે ઊભો રે ઊભો રે એમ કહેતા તો જાગી ગયો મમ્મી ત્યાં જ ઊભી હતી એણે પૂછ્યું શું થયું બેટા કોની જોડે વાત કરે છે નટુએ પોતાના સપનાની વાત કરી બધા પ્રાણીઓને કહ્યું કોઈ પોતાનો એક પણ દાંત આપવા તૈયાર નથી હવે હું શું કરીશ મમ્મી કે નટુ તું ચિંતા ન કરીશ આ તો તારો દૂધિયો દાંત હતો એ પડી ગયો એટલે એની જગ્યાએ નવો કાયમી દાંત આવશે થોડા દિવસ જવા દે એટલે ધીમે ધીમે નવો દાંત આવી જશે હો બેટા આ સાંભળીને નટુભાઈ તો ખુશ થઈ ગયા અને નવો દાંત નવો દાંત વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ એમ કરતા કરતા તો નાચવા લાગ્યા તો નીરવા બેન ચાહત આવી હતી આ નટખટ નટુની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો